અનંતમાંથી એક ચિત્ત આ અહીં સત્સંગમાં કવિરાજના પદો ગવડાવીએ છીએ શા માટે કે તેનાથી તેટલો સમય ચિત્ત એક ચિત્ત થયું આખું જગત અનંત ચિત્તમાં પડ્યું છે અને સાધુ સંન્યાસીઓ અનેક ચિત્તમાં છે અને તમને અમારી હાજરીમાં કે આ પદો ગાવ ત્યારે એક ચિત્ત રહે એક ચિત્ત તો કોઈનું થાય જ નહીં ને આખું જગત ચિત્તને એકાગ્ર કરવા માટે ભાંગફોડ કરી રહ્યું છે પણ એ શુદ્ધ થાય તો જ એકાગ્ર થાય જ્ઞાની પુરુષ મળે તો જ ચિત્ત શુદ્ધ થાય વ્યાવહારિક ચિત્ત ત્રણ પ્રકારનું છે એક અનંત ચિત્ત એની સ્થિરતા જ ના હોય બે અનેક ચિત્ત એની સ્થિરતા હોય તેથી તો દેરાસરે કે મંદિરે જાય છે અને ત્રણ એક ચિત્ત એ થાય તો તો કામ જ કાઢી નાખે દાદા આત્મા એ જ પરમાત્મા છે જ્યારે આત્મા એ પરમાત્મા છે એવો પરમાત્માનો અનુભવ થાય ત્યારે એ પરમાત્મા છે અને શુદ્ધાત્માનો અનુભવ થાય તો શુદ્ધાત્મા છે અને જગતના લોકોને મૂઢાત્માનો અનુભવ છે જ ને આ મારા કાકા આ મારા માસી આ મારી મોટી સાસુની કાકીના દીકરા તે અનંત ચિત્ત થઈ ગયું આ તો અનંત ચિત્ત થઈ ગયું છે અને તેથી તો આ બધું યાદે રહે આ સગાની ઓળખાણમાં ચોક્કસ રહે અને પોતે કોણ છે એની ઓળખાણ રાખતો જ નથી જો પોતાની ઓળખાણ થઈ જાય તો કામ જ થઈ ગયું દાદાના સ્વપ્ન આવે એ તો એક ચિત્ત થાય ત્યારે આવે સંસારના લોકો ચિત્ત ભણી નજર પણ કરતા નથી એકલા મનને ખેંચા ખેંચ કરે છે આ ચિત્તથી તો સંસાર ખડો થયો છે લોકોના ચિત્ત બધે વેરાઈ ગયા છે ચિત્ત કેવી રીતે ઊભું થયું બુદ્ધિ જે પ્રકાશ આપે છે એ જ્ઞેયને જુએ તો એ અશુદ્ધ ચિત્ત અચિત્ત જ્ઞેયાકારે જ્ઞેયને જુએ એ ઘેર ટેબલ ખુરશી એ બધાને એક્ઝેક્ટ જુએ પણ તે શુદ્ધાત્માને ના જોઈ શકે ચિત્ત કર્મને આધીન ખરું હા પણ ચિત્ત અટક્યું તો કામ થયું પણ જો ચિત્ત ચોંટ્યું તો ફસાય ગમે તેટલું મન વાળ વાળ કરે પણ ચિત્ત ત્યાં જ ચોંટી રહે અનંત ચિત્ત તો છે જ એમાંથી અનેકમાં આવવું એ બહુ મુશ્કેલીની વાત છે અને એક ચિત્ત થાય તો કામ થાય આપણું જ્ઞાન છે તેનાથી એક ચિત્ત ભણી અવાય છે આ અનંત ચિત્તમાંથી અનેક ચિત્તમાં એટલે શું કે આપણી ગણતરી થાય કે અહીં અહીં ચિત્ત ગયું આ અડતાળીસ મિનિટનું સામાયિક એટલે શું કે એ પછી ચિત્તનું સ્ટેજ બદલાય છે આઠ મિનિટથી માંડીને અડતાળીસ મિનિટ સુધી ચિત્ત બંધાય આઠ મિનિટથી ચિત્ત બંધાવા લાગે આ દૂધનો આઈસ્ક્રીમ થતો હોય તો પહેલાં દૂધ બંધાય છે તેથી આઈસ્ક્રીમ બંધાવાનું શરૂ થાય અને પછી આઈસ્ક્રીમ થઈ જાય ઠરી જાય આ અનંતમાંથી અનેકમાં આવ્યા અને જો આ દાદાનું સ્વપ્ન આવી જાય એટલે કે ચિત્તની રીલ આવી જાય તો કામ થઈ જાય ને ત્યારે તો આ દાદાના ગજબના દર્શન થઈ જાય